હલો હા સ્નેહા કર હવે હા રાજ રાજા કોઈ હેલો હેલો કરે છે હેલો હેલો હા પ્રીતિબેન હા રાજા અહીંયાથી બધા જોડાયા છે હા હા ભલે હેલો હા હા રાજા દંડ પ્રણામ રૂહી હા રૂહી આજે ક્યાંથી કરું પરબ્રહ્મ શ્રી કૃષ્ણથી કરું આપણે હા જે ટોપિક જોયું હતું ને ત્યાંથી એને રિવાઇઝ કરી દે એકવાર લાસ્ટ ક્લાસમાં મેઇન તો પરબ્રહ્મ નું મિનિંગ પછી અક્ષર બ્રહ્મ કોણ છે એ અને પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ ની વચ્ચેનું રિલેશન એ ત્રણ ટોપિક ને આપણે મેઇનલી જોયા હતા હા રાજા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એટલે કે જે સૌથી પર છે જેને નારાયણ પણ કહેવામાં આવે છે એ જ શ્રી કૃષ્ણ છે એવું કહેવામાં આવ્યું છે કે જે પુરાણોમાં પણ એને ભગવાન કહે છે સ્મૃતિ વેદ વગેરેમાં પણ એને પુરુષોત્તમ કહેવામાં આવે છે પરમાત્મા કહો ચાહે પરમેશ્વર કહો કે પછી નારાયણ કહો એ એ જે છે એ બધા શ્રી કૃષ્ણ જ રૂપે છે એવું એવું પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં બતાવ્યું છે અને અક્ષર બ્રહ્મ જે છે એ પ્રભુનું રહેવાનું ધામ છે કે અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મથી થોડુંક નીચા લેવલમાં છે કારણ કે ત્યાં એમનું રહેવા એ પરબ્રહ્મનું પરબ્રહ્મે ઈચ્છા કરી એટલે એ જીવ જડ સૃષ્ટિ રૂપે એ રૂપે જગત રૂપે બન્યા છે એટલા માટે એમનું રહેવાનું એક સ્થાન છે એટલે એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે હા એટલે અક્ષરબ્રહ્મ જે છે ભગવાને જગત ને ઉત્પન્ન કરવા માટે લીધેલું એક રૂપ છે અને અક્ષરબ્રહ્મ નું બીજું કાર્ય એ છે કે વૈકુંઠ છે મેં સિદ્ધાનુક્તાવલી નું કોટેશન અમારું ટાંક્યું હતું ને કે મહાપ્રભુજી ત્યાં એવી રીતે આજ્ઞા કરી રહ્યા છે કે દ્વિરૂપમ તદ્વિ સર્વમ છે એકમ તસ્માદ વિલક્ષણમ એટલે બે રૂપ વાળું છે એક તો આ સર્વ બન્યું છે એ મતલબ જે સંપૂર્ણ જગતના રૂપમાં જે ઉત્પન્ન થયું એ અને બીજું જે રૂપ છે એ તદ એટલે કે જેને આપણે વૈકુંઠ ધામ ભગવાનના લોક તરીકે જાણીએ છીએ હા રાજા અને અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો સંબંધ કેવો છે એ બતાવે છે કે જેવી રીતે એક ધર્મ અને ધર્મી છે એટલે કે એક્ઝામ્પલ અહીંયા ફૂલનું આપ્યું કે જે ફૂલ અને એની સુગંધ છે એવી જ રીતે અક્ષર પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મનો સંબંધ કેવો છે એવી રીતના બતાવે છે અને ધામ અને ધામીના એક્ઝામ્પલ પર એક્ઝામ્પલથી પણ આપણે સમજ્યા હતા કે કેવી રીતે ઘર હોય છે અને ઘરના માલિકનો સંબંધ કેવો હોય છે એ જે અક્ષરબ્રહ્મ છે એ એ પરબ્રહ્મનું ધામ છે એમ એટલે એવી રીતના ધામ અને ધામીનું બતાવે છે કે પરબ્રહ્મ ક્યાં રહે છે તો પરબ્રહ્મ અક્ષરબ્રહ્મમાં એમનું રહેવાનું એ સ્થાન છે એમ હા બરોબર છે હા એટલે મુખ્ય બે રિલેશન છે હાલમાં ધર્મ ધર્મી સંબંધ અને ધામ ધામી સંબંધ હવે આગળ કરું રાજા હા કર આ પેરેગ્રાફ લઉં રાજા પરબ્રહ્મ અક્ષર બ્રહ્માનો એ તો થઈ ગયું હતું એટલે હા એ તો થઈ ગયું છે એનો આગળનું એક તૈયાર વસ્ત્રને જો અવ અવયવીના રૂપમાં જોવામાં આવે તો કપડામાં વણાયેલા તાણા વાણા કપડાના અવયવ રૂપે જણાવશે એટલે રાજા અવયવીનું કેવી રીતના લેવાનું અવયવ અને અવયવી એ રિલેશન છે એક જેવી રીતે ધામ ધામી એક રિલેશન છે કે ધર્મ અને ધર્મી રિલેશન છે એવી રીતે અવયવ અને અવયવી પણ એક રિલેશન છે ને અહીંયા એક્ઝામ્પલ થી બતાડ્યું છે વાંચ આગળ એક્ઝામ્પલ તો સમજાઈ જશે આ દ્રષ્ટિથી જોતા વસ્ત્રને ધર્મી અને તાંતણાઓને ધર્મ કહેવાશે એટલે કે અહીંયા ધર્મ અને ધર્મીના રૂપમાં બતાવ્યું છે કે જેવી રીતે જે વસ્ત્ર છે એ ધર્મી છે અને એના વસ્ત્રના જે તાંતણાઓ છે એ ધર્મ કહેવાશે એમ અર્થાત વસ્ત્રમાં તાંતણાઓ રહે છે એટલે કે જે વસ્ત્ર છે એમાં તાંતણાઓ રહે છે એમ કહેવું પડશે આ જ દ્રષ્ટાંતને બીજી દ્રષ્ટિથી વિચારીએ તો તાણા વાણાઓને વણવાથી કપડું તૈયાર થતું હોય છે એટલે કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એટલે બીજી દ્રષ્ટિથી જોઈએ તો જે કપડું છે મીન્સ એનું કપડું જે છે એના જે તાણા છે એને આપણે વિંધવીએ એટલે એને જે મટીરિયલ તૈયાર કરવામાં આવે છે એનું જે શું કહેવાય એને જે આપણે દોરાઓ કપડું હોય કપડું કેવી રીતે બને વણાટ કામથી બને વણાટ કામમાં શું કરીએ આપણે કે જે તાતણા હોય કપડાના કોટનના જે દોરાઓ હોય એને વર્ટિકલ અને હોરિઝોન્ટલ રીતે એને બાંધે અને એનાથી એ કપડું રેડી થઈ જાય તાણાવાણા છે હવે ક્યાં રે કપડા ની અંદર જ હોય આપણે જે કપડું રેડી થયું છે એનાથી સ્વતંત્ર એ ન હોય એની અંદર સમાયેલા હોય આપણે કોઈ પણ કપડાને જરા મેગ્નિફાઇંગ લેન્સ થી નજીક કરીને જુઓ તો એની અંદર એ તાણા વાણા દેખાય આપણને હોરિઝોન્ટલ વર્ટિકલ લાઇન્સ બધી દોરાની આપણને દેખાય કપડું ફાટે ત્યારે આપણને દેખાય એની એન્ડિંગ્સમાં શરૂઆતમાં આપણને દેખાય તો એ કપડાનું જ એક ભાગ હોય કપડાની અંદર જ રહેતા હોય આથી તાંતણાઓ કપડાનું ઉપાદાન કે સમન્વય કારણ કહેવાશે કે જેમાં કાર્ય ઉત્પન્ન થતું હોય છે એટલે કે જે તાંતણાઓ છે એ એનાથી જે કપડું બને છે એને ઉપાદાન અને સમન્વય કારણ કહેવાશે એ કારણ કે એમાંથી જે ઉત્પન્ન કપડું જે ઉત્પન્ન થાય છે ને એમાંથી તાણાઓથી એ કપડું ઉત્પન્ન થાય છે એટલે એને ઉપાદાન અને સમાનવય કારણ કહેવામાં આવે છે એમ સમવાય કારણ મતલબ એ હોય કે જે કારણ કાર્યની અંદર સમાયેલું હોય શબ્દોને યાદ રાખજો તો સમજાઈ જશે જે કાર્યની અંદર સમાયેલું હોય એને સમવાય કારણ કહેવાય એટલે કપડું છે હવે એને બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ વપરાય છે સોયનો પણ જરૂર પડે મશીન પણ જોઈએ એ કપ તાણાવાણા બનાવવા માટે પણ એમાંથી કઈ એવું કારણ છે કે જે એની અંદર સમાયેલું હોય તો તાંતણાઓ તાંતણા જે છે એ એની અંદર સમાયેલા હોય તો એને આપણે સમવાયીકરણ કહીએ છીએ એટલે અહીંયા મેઇન તાંતણાઓ લેવાનું હા અચ્છા જી રાજા કારણ કે એનાથી જ કપડું બને ને એનાથી જ કપડું ઉત્પન્ન થાય એટલે હા એટલે એને સમવાયીકરણ કહેવાય કે કપડું બન્યા પછી પણ એ કપડાની અંદર જ હોય દોરાઓને અલગ ન કરી શકો તમે કપડાથી હા જી રાજા એટલે એમાં બધું મટીરિયલ યુઝ થતું હોય એવું એવું એવું નહીં ખાલી તાંતણાઓ જ લેવાનું છે એવું છે જો કારણ ઘણા બધા છે મેં જેવી રીતે કીધું ને મશીન પણ કારણ છે એમાંથી પણ કપડું બનેલું છે મતલબ કપડું બનાવવા માટે એનો પણ ઉપયોગ થાય છે એવી રીતે ડાઈની પણ જરૂર પડે કે બીજી પણ ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હશે પણ એવું કયું કારણ છે કે જે કાર્ય પેદા થયા પછી પણ તમે એને કાર્યથી અલગ ન કરી શકો એવું કયું કારણ છે તો તાંતણાઓ છે કેમ કે મશીન તો અલગ થઈ જાય ખતમ મતલબ કપડું બન્યા પછી એનાથી અલગ થઈ જાય પણ તાંતણાઓ ખાલી એવા છે કે જે કપડું બન્યા પછી પણ એની અંદર જ રહેતા હોય એનાથી અલગ ન થઈ શકે અચ્છા જી રાજા કેમ કે તાંતણાઓને તમે અલગ કરી શકો કપડાથી તું કે મને ના ના ના કરી શકાય રજા ના કરી શકાય એટલે એને સમવાયી કારણ કહેવાય છે બીજા બધા કારણ એવા છે કે જે એનાથી છૂટા પડી જાય પણ આ કારણ એવું છે કે જે એનાથી છૂટું ન પડે એટલે આમાં બ્રહ્મ ને એનાથી એવી રીતના લેવાનું કે રાજા કે બધું જગત રૂપે બન્યા છે એટલે એવી રીતના આગળ આવશે હજી એને કેવી રીતે ઘટાડવાનું છે હા <laughs> જી તાંતણાઓમાં ઉત્પન્ન થતું હોવાથી કપડું કાર્ય કહેવાય છે એટલે કે જે તાંતણાઓથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે એને કપડું એમ એને એના જે ફોર્મમાં તાંતણાઓ જે કપડાના ફોર્મમાં બન્યું છે એટલે એને કાર્ય કહેવામાં આવે છે કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણમાં રહેતું હોય છે એટલે કે જે કપડાના ફોર્મમાં જે આવે છે એ પોતાના ઉપાદાન કારણ કારણમાં મતલબ એને કાઉન્ટ થાય છે એટલે એનાથી ઉત્પન્ન થાય છે એવું ગણવામાં આવે છે એમ નહીં એમ નહીં એટલે હવે કપડાની નજરથી તમે જુઓ કપડું ક્યાં રહે છે તાંતણાઓમાં જ રહે છે ને તાંતણાઓના સમૂહને જ આપણે કપડું કહીએ છીએ એનાથી સ્વતંત્ર તો કઈ કપડા જેવું કોઈ વસ્તુ નથી કપડું શું છે ઓવરઓલ એ ઘણા બધા કોટનના જે ડોરાઓ છે એનો સમૂહ છે એનું ગ્રુપ છે જેને આપણે કાપડ કહીએ છીએ તો એ કાપડ પણ ક્યાં રહે છે તાંતણાઓની અંદર રહે છે જી રાજા હમ જેમ એટલે ફરી જે આપણે અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ નું જોયું ને કે પરબ્રહ્મ ક્યારે રે અક્ષરબ્રહ્મ માં રે અક્ષરબ્રહ્મ ક્યાં રે પરબ્રહ્મ મારે રે એમાં જેમ માટલું માટીમાં કે ઘરેણા સોના ચાંદીમાં રહેતા હોય છે કારણ કારણને ધર્મી કહેવાય છે જ્યારે કે કાર્યને ધર્મ કહેવામાં આવે છે એટલે અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે માટલું જે છે એ માટીમાં રહેલું હોય છે એટલે માટીમાંથી જ માટલું બને છે કાર્ય અને કારણ બંને છે આમાં અને ઘરેણા જે છે એ સોના ચાંદીમાં પણ હોય છે એ પણ કાર્ય અને કારણના રૂપમાં છે એટલે એને ધર્મી પણ કહેવાય છે જ્યારે કે કાર્યને ધર્મ કહેવામાં આવે છે હા એટલે આ દ્રષ્ટિથી જોવા જતા તાંતણાઓ ધર્મી બની જાય છે અને કપડું ધર્મ એટલે આ આવી રીતે જોવામાં આવે તો તાંતણાઓ જે છે એ ધર્મી ના રૂપમાં છે અને જે કપડું છે એ ધર્મના રૂપમાં છે એટલે અક્ષર બ્રહ્મ અને ધર્મ એટલે આપણે હમણાં કહ્યું ને રાજા કે આ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મનું બે ફેસેટ હા એટલે ઘરેણાની પણ એ જ વાત છે ઘરેણું ક્યાં છે સોનામાં રહે છે સોનું ક્યાં છે બનેલા ઘરેણાની અંદર રહે છે તો બંને એકબીજા સાથે બંધાયેલા છે બંનેને તમે એકબીજાથી અલગ ના કરી શકો હા જી રાજા હવે આપણને તાંતણાઓમાં કપડું રહેતું હોય એવું લાગશે એટલે કે હવે આપણને એવું લાગશે કે જે તાંતણાઓ છે એ તાંતણાઓમાંથી કપડું બની ગયું અને કપડું જ આપણને દેખાશે એવું કે છે હા એટલે હવે તાંતણાઓ એટલા બધા તાંતણાઓને આપણે વણીને ને એને એકબીજા એનું ગ્રુપ બનાવી નાખ્યું તો આપણને હવે કપડાના રૂપમાં દેખાય છે તાંતણાઓ નથી દેખાતા પણ થોડુંક એને થોડું ધ્યાનથી જુઓ તો અંદર એના રહેલા જે તાંતણાઓ છે એ પણ આપણને દેખાય જી રાજા હમ વિકૃત દ્રષ્ટાંતમાં આપણે જોયું કે જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જવાથી ધર્મ ધર્મીમાં પણ પરસ્પર ઉલટા સુલટી હોય છે એટલે કે આપણે આ બધા એક્ઝામ્પલ થી જોઈએ તો આપણો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે કે એટલે આપણે ફેસેટ બદલી બદલ અક્ષરબ્રહ્મની નજરથી જોઈએ તો અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ રહે છે પરબ્રહ્મની નજરથી જોઈએ તો પરબ્રહ્મ અક્ષરબ્રહ્મમાં મરે છે એવી રીતે આપણે કયું ફેસેટને જોઈ રહ્યા છીએ એના ઉપર આ ચીજ ડિપેન્ડ કરે છે કે એના પ્રમાણે આપણે ફેસેટ બદલી નાખો તો ધર્મ અને મતલબ કારણ અને કાર્ય એ બંને પણ બદલાઈ જાય કોણ કેમાં રહે છે બંને એકબીજામાં રહે છે તમે અક્ષરબ્રહ્મની નજરથી જુઓ તો પરબ્રહ્મ અક્ષરબ્રહ્મમાં રહે છે ને પરબ્રહ્મને જો ફોકસ બનાવો તો અક્ષરબ્રહ્મ પરબ્રહ્મનું રૂપ છે એમ એટલે આમાં આપણે એવું ના કહી શકીએ કે ચલો અક્ષર બ્રહ્મમાં જ પરબ્રહ્મ છે એવું નહીં બંનેમાં એકબીજામાં બંને એકબીજા સાથે જોડાયેલા છે હા ધીરજ હમ એ જ પ્રમાણે અક્ષર બ્રહ્મને પણ જોવાનો દ્રષ્ટિકોણ બદલાતા અક્ષર બ્રહ્મ ક્યારેક ધર્મ રૂપે તો ક્યારેક ધામ રૂપે પ્રતીત થાય છે એટલે એવી જ અહીંયા નું બતાવવામાં આવે છે કે એ જ પ્રમાણે જો આપણે અક્ષર બ્રહ્મને પણ જોઈશું આપણા દ્રષ્ટિકોણથી તો અક્ષર બ્રહ્મ જે છે એ કોઈ વાર ધર્મ રૂપે પણ હોય છે તો કોઈ વાર ધામ ધામ ધામ રૂપે પણ આપણને દેખાય છે આપણે હમણાં કહ્યું ને રજા કે આપણો દ્રષ્ટિકોણ કઈ એ કેવી રીતે છે તો બંને ફેસેટ જ એકબીજાના એનાથી જોડાયેલા જ છે પણ આપણા દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એવી રીતના આપણી દ્રષ્ટિકોણ આખી બદલાઈ જાય છે એમ હા એટલે આપણે પરબ્રહ્મને ફોકસમાં રાખો તો અક્ષરબ્રહ્મ પરબ્રહ્મમાં રહે છે અક્ષરબ્રહ્મને ફોકસ બનાવો તો એ વૈકુંઠ રૂપ છે એટલે પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ ની અંદર રહી રહ્યા છે જી રાજા એમ ઠીક છે આ વિષયમાં કોઈને કઈ પૂછવું છે ઠીક છે તો રોહિત તું કર આગળનું આનંદ પરબ્રહ્મને જો ફૂલ સમજવામાં આવે તો અક્ષર બ્રહ્મ તેની સુગંધ છે ગંધની તીવ્રતા જેટલી ફૂલમાં હોય છે તેટલી પ્રસરેલી સુગંધમાં હોતી નથી એ જ પ્રમાણે જેટલો આનંદ પરબ્રહ્મમાં હોય છે તેટલો અક્ષર બ્રહ્મમાં પ્રકટ જણાતો નથી આ કારણે અક્ષર બ્રહ્મને ગણિતાનંદ કહેવાય છે અહીં ફરીથી યાદ કરી લેવું જોઈએ કે પરબ્રહ્મના ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય અપરિછિન્નત્વ સર્વભવન સામર્થ્ય વગેરે પૂર્વક અપ્રાકૃત અલૌકિક ગુણધર્મોને આનંદ શબ્દથી કહેવામાં આવે છે મતલબ અહીંયા એ બતાવ્યું છે કે જેમ આગળ સમજાવ્યું એ પ્રમાણે જ જો પરબ્રહ્મને આપણે ફૂલ સમજીએ તો એની જે સુગંધ છે એ અક્ષર બ્રહ્મ છે તો એટલે સુગંધની જેટલી તીવ્રતા ફૂલમાં હોય છે એટલી જે આજુબાજુ સ્મેલ આવતી હોય એટલી નથી હોતી મતલબ એનાથી જેમ જેમ દૂર જતા જાઓ એમ એમ તેની સ્મેલ પણ ઓછી થઈ જાય છે તો એ જ રીતે જે પરબ્રહ્મના ગુણો છે તેને આનંદ શબ્દથી સંબોધિત કર્યા છે અને એ એના ઉપરથી એ બતાવે છે કે પરબ્રહ્મમાં જેટલો આનંદ હોય છે એટલો જ આનંદ અક્ષર બ્રહ્મમાં નથી હોતો એટલે એના કરતા થોડો ઓછો હોય છે એટલા માટે અક્ષર બ્રહ્મને ગણિત આનંદ કહેવાય છે હા એટલે જેવી રીતે આપણે દૂર ઉભા રહીએ અને ગુલાબની આપણને સુગંધ આવે એ સુગંધ તો ભલે આવી રહી છે પણ એ સુગંધ શું એટલી સુગંધ હોય કે જે ગુલાબના ફૂલની અંદર છે એ ન હોય નેચરલી એના કરતા ઓછી હોય તો એવી રીતે જે અક્ષરોમાં છે એ પરબ્રહ્મનો ધર્મી ધર્મ છે અને પરબ્રહ્મ એનો ધર્મી છે જેવી રીતે જે આપણે ફૂલ છે એ ધર્મી છે અને સુગંધ એનું ધર્મ છે તો ધર્મની અંદર જેટલું ગુણ હોય એના કરતા ધર્મીની અંદર વધારે હોય એવી રીતે અક્ષરબ્રહ્મ ની અંદર જેટલું છે એના કરતા પરબ્રહ્મમાં વધારે છે અહીં એટલે જ એને ગણિતાનંદ કહેવામાં આવ્યું છે ને રાજા અક્ષર બ્રહ્મન અને પૂર્ણાનંદ એટલે પરબ્રહ્મને એટલે જ પૂર્ણાનંદ કહેવામાં આવ્યું છે ને હા હું આગળ હા કરો રાજા અહીંયા પરબ્રહ્મ પરબ્રહ્મના ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય અપરિચિત અપરિચ્છિન્નત્વ એટલે અપરિચ્છિન્નત્વ એટલે કે જેની ઉપર કોઈ જાતની લિમિટેશન નથી અચ્છા એટલે આ લિમિટલેસ હા પરિચ્છિન્ન હોવું એટલે કે બંધાયેલા હોવું અને અપરિચ્છિન્ન હોવું એટલે બધા બંધનોથી પર હોવું એટલે આ જે પરબ્રહ્મ કહે છે એટલે એ સ્વતંત્ર છે એવું કહેવામાં આવ્યું છે ને હા જી રાજા એટલે કે એના ઉપર દેશ કાલ ની કોઈ સીમા નથી કરો હવે સાકાર એમ સૂર્ય સાકાર હોય છે પરંતુ ચોમેર ફેલાયેલો તેનો પ્રકાશ વ્યાપક એટલે કે નિરાકાર હોય છે એમ પરબ્રહ્મ સાકાર છે જ્યારે કે અક્ષર બ્રહ્મ એની વ્યાપકતા હોવાથી નિરાકાર છે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય છે જ્યારે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ભક્તિથી થાય છે અહીંયા એનો આગળનો ગુણ બતાવ્યો છે નિરાકાર એટલે કે જેમ આમાં સૂર્યનું એક્ઝામ્પલ આપ્યું છે કે સૂર્યનો કોઈ એક સ્પેસિફિક શેપ છે કે સર્કલ ઘણો કે કોઈ પણ ઘણો પણ એનો જે પ્રકાશ છે એનો કોઈ આકાર નથી હોતો પણ એ બધી જ બાજુ ફેલાયેલો છે એ જ પ્રમાણે પરબ્રહ્મ જે છે એનો પણ કોઈ એક શેપ છે કોઈ આકાર છે પણ જ્યારે અક્ષર બ્રહ્મ છે કે એ વ્યાપક છે એટલા માટે એનો પણ કોઈ આકાર નથી હોતો અને એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય છે અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ભક્તિથી થાય છે હા એટલે હવે નિરાકાર અને સાકાર ને જે રીતે આપણે જોયું હતું કે લોકો એવું સમજી બેસે છે કે બ્રહ્મ તો કેવલ નિરાકાર છે એનો કોઈ આકાર ન હોઈ શકે અને એને કોઈ આકાર આપવું એ દોષ કહેવાય કેમ કે જે મેં જે રીતે પહેલા પણ કીધું હતું ને કે જે વ્યાપક હોય અપરિચ્છિન્ન હોય કેમ કે ફોર એક્ઝામ્પલ હું છું આપણે માણસ છીએ હવે આપણે બંધાયેલા છીએ એટલે આપણું એક રૂપ છે પણ પવન છે હવે એ વ્યાપક છે એ બંધાયેલું નથી તો એનું કોઈ રૂપ પણ નથી તો જેનું રૂપ હોય વ્યાપક ન હોઈ શકે અને જે વ્યાપક હોય એનું કોઈ રૂપ ન હોય આ સામાન્ય આપણે દુનિયામાં જેવી રીતે જોઈએ છે એવો સામાન્ય નિયમ છે કે પવન છે એ વ્યાપક છે એટલે એનું કોઈ રૂપ નથી અને આપણે વ્યાપક નથી એટલે આપણું કોઈ રૂપ છે તો જેટલી પણ રૂપ વાળી વસ્તુ હોય એ બધી પરિચ્છિન્ન જ હોય મતલબ લિમિટ લિમિટ વાળી જ હોય અને જેટલી પણ વ્યાપક વસ્તુ હોય એનું કોઈ રૂપ ન હોય પવનને જોઈ ન શકાય તો એવી રીતે એ લોકો પણ એવું સમજે છે કે બ્રહ્મ જે છે પણ વ્યાપક છે એટલે એનું કોઈ રૂપ ન હોઈ શકે એને તમે કોઈ આકાર ન આપી શકો પણ મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે સાકાર પણ છે ને નિરાકાર પણ છે સાકાર હોવું એ પરબ્રહ્મ છે મતલબ કૃષ્ણ જે છે એનું સાકાર ફેસેટ છે અને એનું જ નિરાકાર કે વ્યાપક હોવું એ અક્ષરબ્રહ્મ ફેસેટ છે તો નિરાકાર પણ છે ને સાકાર પણ છે સમજાય એટલી વાત કરો હવે બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ જ્ઞાની અને ભક્તને અક્ષર બ્રહ્મની પ્રતીતિ ભિન્ન ભિન્ન રૂપે થતી હોય છે ભક્તની દ્રષ્ટિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને શોધતી હોવાથી અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તને પરબ્રહ્મના ધામ તરીકે થતું હોય છે ત્યારે જ્ઞાનીની દ્રષ્ટિ ધામી પરબ્રહ્મ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકતી ન હોવાથી તેને અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે થતું નથી જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતિતિ વ્યાપક સચ્ચિદાનંદ સ્વયં પ્રકાશ ગુણાતીત વગેરે રૂપે થતી હોય છે જ્ઞાનીને અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ ફળ રૂપે મળે છે અહીંયા જે પ્રાપ્તિની વાત કરી છે તો એમાં જે અધિકાર ભેદ હોય છે એ કેવી રીતે થતો હોય છે એ બતાવ્યું છે કે જે કોઈ પણ જ્ઞાન માર્ગને અનુસરીને અગર અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે તો તેને અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે નથી થતું અને જે કોઈ ભક્તિ માર્ગને લક્ષમાં લઈને પ્રભુની પ્રાપ્તિ કરે છે એમને પ્રાપ્ત કરે છે એમને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જોઈતા હોય છે તો એમને અક્ષર બ્રહ્મનું દર્શન પરબ્રહ્મના ધામ તરીકે થતું હોય છે એટલે કે અહીંયા બે વચ્ચે ડિફરન્સ એટલો બતાવ્યો છે કે અક્ષર જ્ઞાન માર્ગ દ્વારા કેવલ અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થાય છે પરંતુ ભક્તિ માર્ગ દ્વારા એનાથી પણ ઉપર જે અગણિતાનંદ છે એવા પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે હા તો યહાં આ વાત અહીંયા સમજવાની એવી રીતે છે કે બે રૂપ મેં જેવી રીતે કીધા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે દ્વિરૂપમ તદ્દી સર્વમજાત એકમ તસ્માત વિલક્ષણમ મતલબ એના બે રૂપ છે અક્ષરોના દ્વિરૂપમ તદ્દી સર્વમ સ્યાત મતલબ જે સર્વ થાય છે જગત રૂપમાં જે બન્યું છે એ વ્યાપક રૂપ છે અને દ્વિરૂપમ તદ એકમ તસ્માત વિલક્ષણમ એટલે વિલક્ષણ રૂપ જે છે વૈકુંઠ ધામ સ્વરૂપ ભગવાનના ધામ સ્વરૂપ છે એટલે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગી અને મતલબ જે મુક્તિ પ્રાપ્ત કરે છે એને પણ થાય છે અને ભક્ત છે એને પણ થાય છે પણ કેમ કે જ્ઞાની ની નજર મુક્તિ તરફ હોય છે એટલે અક્ષરબ્રહ્મ ની અંદર લીન થઈ જાય છે એને વ્યાપક રૂપ મળે છે અને ભક્ત જે છે એની દ્રષ્ટિ પરબ્રહ્મ ની અંદર હોય છે અને એ અક્ષર બ્રહ્મ ને બ્રહ્મ ધામ રૂપે મતલબ ગોલોક ના રૂપમાં જોવે છે એટલે એને ઠાકોરજી ના ધામમાં જઈને પ્રભુ સેવા યોગ્ય દેહ મળે છે જ્યાં જઈને ઠાકોરજી ની સેવા કરે છે શ્રીમંત અક્ષરનું મને પ્રતિ જ્ઞાનીને પણ થાય છે અને ભક્તને પણ થાય છે પણ બંનેની પ્રતિમાં આ જાતનું ડિફરન્સ છે એમની જે ઈચ્છા છે મુક્તિ જોઈએ છે એટલે એને વ્યાપક રૂપ મળે છે અને ભક્ત છે એને ઠાકોરજી સેવા જોઈએ છે તો એને વૈકુંઠ પ્રાપ્ત થાય છે મતલબ કેમ અક્ષરોમાં ધામ રૂપ છે તો એને એ લોક પ્રાપ્તિ થાય પછી અહીંયા ભક્તિ કહેવામાં આવી તો એ કયા કયા ભક્ત વાત ચાલે છે આપણા જેવા પુષ્ટિ ભક્તો ઓકે જી રાજા એટલે એમને કૃષ્ણ પ્રાપ્તિ કરવી છે પણ કૃષ્ણમાં લીન નથી થવું ઠાકોરજીની સેવા મળતી રહે એવી પુષ્ટિજીવોની ઈચ્છા છે એટલે વૈકુંઠ લોક જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં એમની મુક્તિ થાય છે અને ત્યાં એમને એક નવું દેહ મળે છે જ્યાં રહીને એ લોકો કૃષ્ણની સેવા કરી શકે જી રાજા હા ની પ્રાપ્તિ ના થાય એને એનું અક્ષરબ્રહ્મ નું જે વ્યાપક રૂપ છે એની પ્રાપ્તિ થાય એટલે એનું સત અક્ષરબ્રહ્મ ના સત લીન થઈ જાય જ્ઞાની નું જે ચિત્ત છે એ અક્ષરબ્રહ્મ ના ચિત્ત લીન થઈ જાય હા એ અક્ષરબ્રહ્મ ના વ્યાપક રૂપ ની અંદર લીન થઈ જાય હા અને ભક્ત ભક્તને અષ્ટાવમનું જે બીજું રૂપ છે એ ધામ સ્વરૂપ છે ઠાકોરજીના ગોલોક કે વૈકુંઠના રૂપમાં તો એની પ્રાપ્તિ થાય છે અને ત્યાં જઈને એને સેવોપયોગી દેહ મળે જ્યાં રહીને ઠાકોરજીની સેવા કરે હા રાજા એ અક્ષર બ્રહ્મમાં જ આવશે ને હા અક્ષર બ્રહ્મમાં જ પણ એના બે રૂપ છે એટલે અક્ષર બ્રહ્મનામાં પણ એક જગત રૂપે અને એક ધામ રૂપે આ પ્રભુનું જે સ્થાન છે હા બરોબર બરાબર છે હા ધીરજ તો ભક્ત ની કેટેગરી અક્ષર બ્રહ્મ માં પણ આવશે એટલે એટલે આ જે ભક્ત છે એ અહિયાં નિર્ગુણ ભક્ત ની જ વાત ચાલી રહી છે ને હા પુષ્ટિ ભક્ત ની હા તો પછી અક્ષર બ્રહ્મ તો પછી પૂર્ણાનંદ સુધી પહોંચે ને રાજા અક્ષર બ્રહ્મ ધામ છે જેની અંદર ધામી પરબ્રહ્મ બિરાજે છે આપણને ધામ થી મતલબ નથી પરબ્રહ્મ તરફ આપણી નજર છે પણ એમનું ધામ અક્ષરમ છે એટલે ત્યાં જઈને આપણને ગોલોકમાં રહીને કૃષ્ણની સેવા મળે છે એમ અચ્છા એટલે એ જ લાસ્ટ ફળ છે ને એટલે એટલે પરબ્રહ્મ જ મળ્યા કેવાય ને સેવા કોની મળી પરબ્રહ્મ ની મળી આનંદ પરબ્રહ્મ નું મળ્યું એટલે એ અક્ષર માં ગયો એવું ના કેવાય ને ના ના કહેવાય હા બસ એ થોડું કન્ફ્યુઝ થતું હતું રાજા એટલે હા રાજા હા દંડવત પ્રણામ એટલે બોલો આ મુક્તિ ના કેવાય એટલે મુક્તિ તો કેવાય જ ને હા એટલે મુક્તિ સુધી જ ગયા ને એટલે શ્રી કૃષ્ણ ભગવાન ને પામ્યા ના કેવાય ને પરબ્રહ્મને તો પામ્યા મુક્તિ નો અર્થ એ છે કે સંસારના જન્મ મરણના ચક્ર માંથી છૂટવું એ મુક્તિ છે હવે એક લીન થઈ જાય છે અને એક કૃષ્ણને પ્રાપ્ત કરે છે મુક્તિ તો બંનેની છે પણ આનંદમાં ફરક છે એકને પરબ્રહ્મ નું આનંદ મળ્યું છે અને એક અન્ય અક્ષરબ્રહ્મ નું મળ્યું છે એટલું ફરક તો છે ને પણ મુક્તિ તો બંનેની છે કેમ કે જન્મ મરણના ચક્ર માંથી તો અક્ષરબ્રહ્મ ને પ્રાપ્ત કરવા વાળો જ્ઞાન માર્ગીય પણ છૂટ્યો છે બરાબર એટલે આમ જોઈએ પુષ્ટિ ભક્ત ને પૂર્ણ પુરુષોત્તમ ની પ્રાપ્તિ થઈ એવું જ ગણાય ને રાજા હા હા ત્યાં ધામ માં બિરાજવા વાળા ની પ્રાપ્તિ થઈ ને હા એટલે એટલે ઉત્તમ ફલ જ થઈ ગયું ને બધા હા બિરાજ ઠીક છે કરો આગળ કાર્ય છે કારણ દૂધ હોય થઈ શકતું નથી પ્રથમ દહી બને છે દહીંની છાશ બને છે છાશમાંથી માખણ બને અને છેલ્લે તબક્કે ઘી હાથમાં આવતું હોય છે આ ક્રમમાં ઘીનું કારણ માખણ માખણનું કારણ છાશ છાશનું કારણ દહીં અને દહીંનું કારણ દૂધ બનતું હોય છે આર્યરૂપ ઘી સહિત ઘીના જેટલા પણ કારણો છે તે બધાનું આદિ કારણ ગણાય આ દ્રષ્ટાંતમાં એક છેવાડે દૂધ છે જ્યારે બીજે છેવાડે ઘી છે નું આદ્ય કારણ માની શક્યા જ્યારે ઘી એ અંતિમ કાર્ય છે દૂધ અને ઘીની વચ્ચે અનેક કારણોની કડીઓ છે તે જ પ્રમાણે પ્રકૃત સંદર્ભમાં એક છેવાડે પરબ્રહ્મ છે ત્યારે બીજે છેવાડે જળ જીવાત્મક જગત છે પરબ્રહ્મ આદ્ય કારણ છે જ્યારે જગત એ અંતિમ કાર્ય છે પરબ્રહ્મ અને જગત વચ્ચે કારણ કાર્ય ભાવની અનેક કડીઓ જોડાયેલી હોય છે આ કડીઓનું જ્ઞાન થયે તો આપણે સમજી શકીશું કે બ્રહ્મમાંથી જગતનું પ્રાગટ્ય કઈ પ્રક્રિયાથી થયું હા એક્ઝામ્પલ થી વસ્તુ સમજાવી છે કે એ બેઝિકલી દૂધમાંથી બનતું હોય છે પણ દૂધમાંથી ક્યારે ડાયરેક્ટ ઘી ન બની શકે પહેલા દૂધને જમાવવું વડે જ્યારે એનું દહીં બને દહીંમાંથી છાશ બને અને એને વલોવ્યા પછી માખણ બને અને એને આપણે ગરમ કરીએ ત્યારે જ ઘી બને તો આનું જે આદિ કારણ છે મતલબ જે બેઝિક રીઝન છે એ દૂધ છે પણ એનું જે અંતિમ કાર્ય છે કે જે આપણને હાથમાં આવે છે એ ઘી છે કે એને પરબ્રહ્મ અને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જે જળ જગત જીવાત્મક જ આ સૃષ્ટિ છે એ સાથે એને કમ્પેર કર્યું છે કે પરબ્રહ્મ છે એક છેડે છે જ્યારે જીવ અને જગત છે એ બીજે છેડે છે હવે એ બંને વચ્ચે પણ આવા અનેક રીઝન્સ હોઈ શકે છે પરબ્રહ્મ જે છે એ આદ્ય કારણ છે જ્યારે જગત જે છે એ એનું અંતિમ કારણ છે હા એટલે અહીંયા સમજવાની વાત એ છે કે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તો એના માટે એક્ઝામ્પલ આપ્યો છે કે જેવી રીતે દૂધમાંથી ઘી બનવાની પ્રોસેસ છે દૂધમાંથી સીધું ઘી ન કાઢી શકાય એને સૌથી પહેલા દહીં બનાવવું પડે દહીંમાંથી છાશ બને એમાંથી માખણ બને એમાંથી ઘી બને તો એવી રીતે પરબ્રહ્મ જે છે એ સૌથી પહેલું કારણ છે એ જેવી રીતે દૂધ છે એમાંથી જેવી રીતે પ્રક્રિયા થઈ થઈને છેલ્લે ઘી બને છે એવી રીતે જગત જે છે ઘીની જેમ અંતિમ કાર્ય છે એટલે પરબ્રહ્મ અને જગત એ બંનેની ઉત્પત્તિની વચ્ચે જેવી રીતે દૂધમાંથી ઘી બનવામાં વચ્ચે દહીં છે છાશ છે માખણ છે એવી રીતે પરાભ્રમમાંથી જગત ઉત્પન્ન થવામાં પણ વચ્ચે ઘણા બધા કારણો રહેલા છે જેને આપણે આ કડીઓનું જ્ઞાન થાય ત્યારે આપણને ખબર પડે કે બ્રહ્મમાંથી જગત કેવી રીતે પેદા થાય છે પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ અક્ષર બ્રહ્મમાં કરે છે આથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત રૂપે અક્ષર બ્રહ્મમાં કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ આટલા તત્વો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે મકાનનું નિર્માણ કરવામાં જેમ સિમેન્ટ ઈંટો પથ્થર ચૂનો લોખંડ વગેરે વપરાતા હોય છે તેમ કાલ કર્મ સ્વભાવ આદિને આ સૃષ્ટિના ચૂના પથ્થર જેવા સમજવા જોઈએ અક્ષર બ્રહ્મના સતચિત આનંદાત્મક હોવાથી તેના સતચિત ગુણધર્મોથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ તત્વોની ઉત્પત્તિ થાય છે ત્યારે આનંદથી વ્યશિષ્ટ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે અક્ષર બ્રહ્મની સદંશભૂત સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિમાંથી મહત મહત્તત્વ અહંકાર પાંચ તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ મહાભૂતો આકાશ વાયુ તેજ જલ અને પૃથ્વી પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ નાક કાન જીભ અને ત્વચા પાંચ કર્મેન્દ્રિયો હાથ પગ મોઢું ઉપસ્થ જને જનનેન્દ્રિય પાયુ ઉત્સર્ગેન્દ્રિય અને મન આ ત્રેવીસ તત્વોની ઉત્પત્તિ થાય છે ચિદંશભૂત પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓની ઉત્પત્તિ થાય છે અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી સચ્ચિદાનંદાત્મક અસંખ્ય વ્યશિષ્ટ અંતર્યામી ઉત્પન્ન થાય છે અંતર્યામી દરેક જીવાત્માની અંદર રહીને તેનું નિયમન કરે છે આ અંતર્યામી સમિષ્ટ અંતર્યામીના અંશરૂપ હોય છે સમષ્ટિ સમષ્ટિ હા અંતર્યામીના અંશભૂત હોય છે અહીંયા પરબ્રહ્મ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરે છે ત્યારે કેવી રીતે કરે છે એની આખી પ્રોસેસ બતાવી છે પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ કોઈ અલગ સ્વરૂપે નથી કરતા પરંતુ અક્ષર બ્રહ્મમાં જ કરે છે એટલે એનો જે બ્રહ્માંડનો જે પ્રથમ તબક્કો છે એના શરૂઆતમાં જ પરબ્રહ્મમાંથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ પાંચ તત્વો ઉત્પન્ન થાય છે પછી એને મકાન સાથે સરખાવ્યું છે કે જેમ આપણે ઘર બનાવવું હોય તો એના નિર્માણમાં રેતી ઈંટો પથ્થર સિમેન્ટ વગેરે જોઈએ તો એ જ રીતે સ્વભાવ પ્રકૃતિ કાલ કર્મ વગેરેને આની સાથે કમ્પેર કર્યા છે પછી અક્ષર બ્રહ્મના જે સચ્ચિદાનંદાત્મક ગુણ છે એના દ્વારા જે સત્વ રજસ તમસ એની જે પ્રકૃતિ છે અને એના દ્વારા અનેક અનેક તન્માત્ર મહાભૂત જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય એવી રીતે કુલ ત્રેવીસ તત્વોની ઉત્પત્તિ થાય છે અને લાસ્ટમાં જે વ્યય અંતરિયામી છે એ ઉત્પન્ન થાય છે એ સમશી સમષ્ટિ અંતરિયામીના અંશરૂપ હોય છે હા એટલે અહીંયા આખી સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયા બતાવી છે કે સૌથી પહેલા બ્રહ્મ છે એમાંથી અક્ષરબ્રહ્મ પેદા થાય છે જેવી રીતે આપણે પહેલા સમજ્યા કે અક્ષરબ્રહ્મ બ્રહ્મે જગતને ઉત્પન્ન કરવા માટે ધારણ કરેલું એક રૂપ છે એમાંથી કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ એ પાંચ ઉત્પન્ન થાય છે અને એમાંથી ધીરે ધીરે સચ્ચિદાનંદ હોવાથી સત અને ચિત્ત ગુણધર્મોથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષની ઉત્પત્તિ થાય છે અને આનંદ જે છે એમાંથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થાય છે આ બધા ટર્મ્સના મિનિંગ શું છે એ હું પાછળ આપણે જ્યારે ચાર્ટ હું નેક્સ્ટ ક્લાસમાં ભણાવીશ ત્યારે સમજાવીશ અત્યારે એક વખત કેવલ આને રીડ કરી જાઓ હેલો આગળનું કરું રાજા હા એને વાંચી લે પછી થોડું તમે લોકો સમજવાની કોશિશ કરજો બાકી નેક્સ્ટ ક્લાસમાં હું પાછળનું જ્યારે ચાર્ટ સમજાવીશ ને ત્યારે એક એકના મિનિંગ બતાવી દઈશ હમણાં કહીશ તો પછી ત્યારે પાછું રિપીટ કરવું પડશે સમષ્ટિ અંતર્યામી અક્ષર બ્રહ્મમાંથી જે પ્રકારે વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થાય છે તે જ પ્રકારે સૃષ્ટિ નિયમન કે અવતાર કાર્યોને કરવા માટે પરબ્રહ્મ પોતે જ સમષ્ટિ અંતર્યામી પણ બને છે સમષ્ટિ અંતર્યામીને વિરાટ પુરુષ સમષ્ટિ પુરુષ બ્રહ્માંડ મૂર્તિ પરમાત્મા નારાયણ આદ્યાવતાર કે સકલાવતારવાદી પણ કહેવામાં આવે છે પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે સર્વોપાદાન બને છે તો સમષ્ટિ અંતર્યામી રૂપે ઘટ ઘટમાં વિદ્યમાન સહુના નિયંતા ઈશ્વર બને છે પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે જ્ઞાનીઓનું ઉપાસ્ય બને છે તો અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં ભજનીય બને છે પ્રકૃતિના સત્વ રજસ તમો ગુણોનું નિયમન કરનારા ગુણાવતાર દેવતા બ્રહ્મા વિષ્ણુ અને શિવનું પ્રાગટ્ય પણ સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણમાંથી જ થતું હોય છે તે જ પ્રકાર પ્રમાણે મત્સ્ય વારા વગેરે લીલાવતારોનું પણ પ્રાગટ્ય છે આ સમગ્ર નિરૂપણને એક દ્રષ્ટિમાં જ બુદ્ધિગત કરવા માટે નીચે આપવામાં આવતી સારણી અતિશય ઉપકારણી થશે આ સારણીમાં ત્રાસી લીટીઓ છે તે પાસા કે વસ્તુ વર્તનને ઇંગિત કરે છે જ્યારે સીધી લીટીઓ ધાર્ય ધારક ભાવે કે કાર્ય કારણ ભાવે એકમાંથી પ્રગટ થતા બીજા રૂપોને ઇંગિત કરે છે હા એટલે આ પાછળ જે ચાર્ટ ને હમણાં જો આપણે બસ પાંચ એક મિનિટ ટાઈમ છે એક વખત નજર નાખી લો એ ચાર્ટમાં જેટલી પણ આડી લાઈન છે એ એમાંથી ઉત્પન્ન થયું છે કે અલગ થયું છે એ અર્થમાં નથી એનામાં જ એક કમ્પાર્ટમેન્ટની જેમ એક અલગ ફોર્મેશન છે એવી રીતે સમજવાનું છે ને જે સીધી લાઈન છે એ બધી એમાંથી ઉત્પન્ન થયેલી છે એવી રીતે સમજવાનું છે ઠીક છે આને ટેક્સ્ટ આપણે વાંચ્યું છે આનું નેક્સ્ટ ક્લાસમાં હું આખી પ્રોસેસ અને જે એક એક શબ્દોના મિનિંગ છે એ બતાડી દઈશ આને એક વખત વાંચીને થોડું તમારી રીતે સમજવાની કોશિશ કરજો હું પૂછીશ કોને કેટલું સમજાયું છે પછી બાકી નેક્સ્ટ ક્લાસમાં આપણે આ ચાર્ટને ડિસ્કસ કરી લઈશું હેલો હા અને આ મૂળરૂપ વિવેકને એક વખત જરા જોઈને આવજો ટોપિક આખું કઈ ન સમજાયું હોય તો મને પૂછજો તો નહીં તો આગળ કરશું હેલો રાજા દંડોત પ્રણામ હા બોલો હા એટલે આ જે સમષ્ટિ ને વ્યષ્ટિ અંતર્યામી જે આપણે અંદર બતાવ્યું છે ને એમાં ચિદંશ માંથી જે બને છે તે વ્યષ્ટિ અંતર્યામી ના આનંદ અંશમાંથી વ્યષ્ટિ અંતર્યામી બતાવ્યા છે હા અને આ અહીંયા ઉપર જીવાત્માની અંદર નિયમન કરે એ સમષ્ટિ એટલે આ જે ખબર ના પડી હજુ એ નેક્સ્ટ ક્લાસમાં સમજાવીશું ચાર્ટ આપણે સમજશું ને ત્યારે બતાડી દઈશ બધાને વ્યક્તિ અંતર્યામી ક્યાં છે અને સમષ્ટિ ક્યાં છે એ બધું નેક્સ્ટ ક્લાસમાં આપણે ચાર્ટ ભણશું ને ત્યારે સમજાવીશું જી જી હા આજનો આજે ધનટ પ્રણામ હા ધનટ